સાચી વાત બરાબર છે કરતા વધારે હોય દાદા આ બધા કર્મો કરીએ છે તો એની મુક્તિ આ જન્મ માં મળે કે આવતા જન્મ માં મળે કેવી રીતે કેવી રીતે